નવમા અધ્યાયમાં ભક્તિનું સ્વરૂપ અને જે મહિમા કયો ભગવાનનો ત્યારબાદ ભગવાનનું જે સ્વરૂપ જાણીને ભક્તિ સંભવતી નથી તો એના માટે દશમ અધ્યાયમાં ભગવાને પોતાની વિભૂતિઓનું નિરૂપણ કર્યું અને જે વિભૂતિનું નિરૂપણ કર્યું તો એનાથી અર્જુનને તૃપ્તિ ના થઈ તો એના ભગવાનને ફરીથી વિસ્તૃત વિસ્તારથી નિરૂપણ કરવા માટે વિનંતી કરી તો ત્યારબાદ ભગવાને પૂર્ણ વિસ્તારથી નિરૂપણ કર્યું અને અંતમાં વિષ્ટભ્યાહમ શ્લોકથી જે ક્રિયાત્મક વિશ્વ જે છે તે સમસ્ત જગત પોતે જ બન્યા છે અને પોતે સમસ્ત જગતને વ્યાપી રહેલો છે એમ કહીને નિરૂપણ કર્યું તો આગળ અગિયારમાં અધ્યાયમાં જે વિશ્વરૂપ દર્શન યોગ છે તો જે દસમા અધ્યાયમાં ભક્તિ જે વિભૂતિનું વર્ણન કર્યું ત્યારબાદ અર્જુનને થયું કે આ નિરૂપણ તો સાંભળ્યું પરંતુ એના દર્શન કરવાની અર્જુનની ઈચ્છા થઈ તો જે આ પ્રથમ ચાર શ્લોક છે એનાથી અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે વિશ્વરૂપના જે અધ્યાત્મ રૂપ જે રૂપ છે એનું દર્શન આપો એના માટે તો અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ અર્જુન વાચ મદ અનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંજીતમ યત ત્વયોક્તમ વચસ્તે ન મોહોયમ વિગતો મમ શ્લોકાર્થ મારા પર અનુગ્રહ કરવા આપે જે પરમ ગુહ્ય અધ્યાત્મ વચન કહ્યા તેનાથી મારો આ મોહ નષ્ટ થયો વિવેચન ગયા અધ્યાયના અંતે ભગવાને પોતાનો પરમ અસાધારણ યોગ કયો અને કહ્યું કે હું એક અંશથી આ સર્વ જગતને વ્યાપી રહેલો છું આવું ભગવાનનું રૂપ સાંભળી તેના દર્શન કરવાની ઈચ્છા થવાથી ચાર શ્લોકથી અર્જુન એ રૂપના દર્શન માટે પ્રાર્થના કરે છે આપે મારા ઉપર અનુગ્રહ કરવા પરમ ગુહ્ય અધ્યાત્મ વચનથી મને બોધ દીધો તેનાથી મારો આપના ઐશ્વર્ય અજ્ઞાનરૂપ મોહ નષ્ટ થયો અર્થાત આપના મહાત્મ્યનું ભાન કરાવનાર આપની વાણીનું મને શ્રવણ થયું પરંતુ આપને તેવા રૂપનું દર્શન થયું નથી તો આ શ્લોકમાં અર્જુન વિનંતી કરે છે કે જે પરમ ગુહ્ય અધ્યાત્મ વચન એટલે કે ગુહ્ય એટલે કે જે ભગવાને જે જે સ્વરૂપનું વર્ણન કર્યું તો એ સ્વરૂપ બધા લોકો જાણતા નથી એટલે અને ગુઢ છે એના માટે એમને ગુહ્ય કહ્યું અને અધ્યાત્મ વચન એટલે કે જે આ જે નિષ્ઠભ્યાહમ જે કહ્યું વિષ્ટભ્યાહમ કહ્યું કે જે અધ્યાત્મ રૂપથી જે સર્વ સ્થૂળ અને સૂક્ષ્મ ચેતન અને અચેતન જગતને વ્યાપીને ધારણ કરેલું છે તો એ અધ્યાત્મ વચન કહ્યું તો એનાથી અર્જુનનો મોહ નષ્ટ થયો થઈ ગયો હા જી લઉં આગળ સેકન્ડ સ્લોક એક મિનિટ કંઈક પૂછે છે પ્રીતિભાઈ હા અહીંયા એવું કહ્યું કે મારા પર અનુગ્રહ ગ્રહ કરવા આપે જે પરમ ગુહ્ય અધ્યાત્મ વચન કહ્યા એટલે અધ્યાત્મ વચન છે અહીંયા અમારે શું લેવાનું એ મને ના સમજાયું કારણ કે આખા ગીતાજી જે છે ભગવાન અને અર્જુન કૃષ્ણ અને અર્જુન નો સંવાદ જ છે આખું ગીતાજી આમ જોવા જઈએ તો આપણે આધ્યાત્મ જ વચનો છે કારણ કે એ ભગવાનની જ વાણી છે તો અહીંયા આગળ કેવી રીતે એટલે આધ્યાત્મ થી શું અર્થ લેવાનો અહીંયા આગળ અધ્યાત્મ આગળ જે શ્લોક છે એની સંગતિ જ છે કે જે વિષ્ટભ્યહમ કહ્યું જે આગલા શ્લોકનું દસમા અધ્યાયના બારમાં બેતાલીસમું જે શ્લોક છે કે વિષ્ટભ્યાહમ ઇદમ કૃત્નમ એકાંશ સ્થિતો જગત તો એ જે વિષ્ટભ્યામ શ્લોકથી જે નિરૂપણ કર્યું કે અધ્યાત્મ રૂપથી સર્વ જગતને વિતાઈને રહેલા છે વ્યાપીને રહેલા છે તો એ જ અધ્યાત્મ વચન અહીં આગળ લઈ શકીએ એવું મને લાગે છે હા એટલે હું એ જ પૂછું છું કે એટલે આખા એટલે આટલા એ એ શ્લોક ની અંદર કહેલા વચન જ અધ્યાત્મ વચન છે કે આખા ગીતાજી ની અંદર ભગવાને અર્જુન ને જે ઉપદેશ આપેલો છે એ અધ્યાત્મ વચન છે કે આગળ વચ્ચેના એક અધ્યાયની અંદર અધ્યાત્મ એવો શબ્દ આવ્યો હતો ત્યારે પણ મને આ પ્રશ્ન થયો હતો પણ પછી જેજે એવું કહ્યું હતું કે જેટલું આટલું સમજો ને હમણાં એમ કહ્યું હતું જેજે તે વખતે તે વખતે નહીં સમજાયું નતું એ અધ્યાત્મ એક શબ્દ હું કહું છે એટલે અધ્યાત્મ શબ્દ મને નહીં સમજાતો સાક્ષીદાર રેકોર્ડિંગ પણ મને એ શબ્દ તે વખત નથી સમજાતો એમ સીધું પૂછો એ તો પાસ એટલે અહીં ગાડી જે વાત જે છે કે ખાલી મોહ નષ્ટ થવાની વાત છે તો મને મને એવું લાગે છે કે જે એને જે આ ભગવાનના જે સ્વરૂપનું જ્ઞાન નહોતું અને જે પોતે જે કર્મ કરી રહ્યો છે કે એ જેને મોહ હતો કે હું જે આ કરું છું બધું તો એ મોહ નષ્ટ એની વાત છે એટલે મને તો આ પ્રમાણે જે વિભૂતિનું વર્ણન કર્યું તો એ જ અધ્યાત્મ વચ્ચે અહીં ઘડી સંગતિ લઈ શકીએ એવું લાગે છે આગળ તો જતી હાથ ખરાબ અધ્યાત્મ એટલે શું કારણ કે ગીતાજીમાં જ્યાં આગળ પણ અધ્યાત્મ શબ્દનો પ્રયોગ અત્યાર સુધી થયો ને ત્યાં એની સામે એના એનો અનુવાદ તરીકે અધ્યાત્મ એમ જ લખ્યું છે એને કોઈ આપણે સમજી શકાય એવી ભાષામાં અહીં લખેલું નથી કે એનું વિવેચન પણ નથી એટલું સ્ફળભૂત રીતે એટલે મને એ શબ્દનો અર્થ જાણવો છે એટલે આ શ્લોકમાં તો જે અમૃત તરંગીણામાં જોઈએ તો એમાં બી એ પ્રમાણે જ છે નિરૂપણ કે સર્વેશ સર્વેશમનખ્યેયમ અધ્યાત્મ સંચિતમ આત્માનાત્મ વિવેક વિષયત્વેન સર્વાત્મ રૂપમ યત્વયા વચો વિષ્ટભ્યાહમ ઇતિ ઉક્તમ તેને મમાયમ રૂપે મોહો વિશિષેણ ગતો નષ્ટ ઇતિ અર્થમ એટલે એમાં પણ આ પ્રમાણે નિરૂપણ છે એટલે પછી આગળ જે અધ્યાત્મની તમે જે વ્યાખ્યા પૂછો છો એનો મને ખ્યાલ નથી નથી ના એટલે પહેલેથી જ પહેલેથી જ આ પ્રશ્ન છે એટલા માટે કયા સેન્સમાં શબ્દ વાપરો આખા ગીતાજી ની હું એ જ પૂછવા માંગુ છું કે આખા ગીતાજી ની અંદર જે કઈ પણ કૃષ્ણ અર્જુન ના સંવાદ છે એમાં ભગવાન ની જે કઈ પણ વાણી છે એને અધ્યાત્મ વધારે થઈ શકે હું એ જ છું જેટલી પણ ભગવાનની વાણી છે એટલે આટલા શ્લોક પૂરતી શું કામ એમ હું એમ આટલા શ્લોક પૂરતી જ નહીં જે પણ કઈ ભગવાનના વચન છે બધા અધ્યાત્મ વચન જ સમજવાના ને મને આમાં એવું લાગે છે કે આ અધ્યાય એ અગિયારમો અધ્યાય દસમા નવમા દસમા અધ્યાય પછી આવે છે નવમા <laughs> બહુ ધીમો ધીમો અવાજ આવે છે કઈ હેલો હા હવે થોડો થોડો આવે છે હા એટલે નવમા અધ્યાયમાં છેલ્લે ભગવાને વાત કરી ને કે પોતાની જે ભક્તિ કરે છે એ વ્યક્તિનો મહિમા છેલ્લે નવમા અધ્યાયમાં બતાવ્યો એના પછી જે વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગ એ બંને જેમ નવમા અધ્યાયની અંદર એ વાત આવી દસમા અધ્યાયમાં સોરી કે છેલ્લે ભગવાને પોતાની બધી વિભૂતિઓનું વર્ણન કરીને મેં એવી આજ્ઞા કરી કે આવો મહાત્મ્યશાળી હું છું જે કાલે આપણે વાતને ડિસ્કસ કરી કે ભગવાને બધાના કારણ રૂપે બધાની ઉત્પત્તિના કારણ રૂપે પોતાનું એવી મહિમા અને એવું મહાત્મ્ય બતાવ્યું ને એના પછી હવે એની જ કન્ટિન્યુએશનમાં વિશ્વરૂપ દર્શન યોગનો પહેલો શ્લોક આવે છે એટલે તમે જેમ કહો છો કે ભગવાને જેટલી પણ આખી ગીતાજીમાં આજ્ઞા આપી છે એ બધું અધ્યાત્મ છે કે ગૂઢ જ્ઞાન જ છે પણ જે ભક્તિના વિષયમાં સ્પેસિફિકલી ભગવાન રાજવિદ્યા રાજભૂય યોગથી વાત કહે છે કે શાસ્ત્રોની અંદર પણ જે વાતને ડિરેક્ટલી સમજાવવામાં નથી આવી કે ભગવાનના જેવા સ્વરૂપને સ્ફુટતયા સમજાવવામાં નથી આવ્યું એવા પોતાના સ્વરૂપને ભગવાન અર્જુનની સામે પ્રકટ કર્યું છે તો વિભૂતિ યોગ વખતે પણ ભગવાને એ જ વાત કીધી કે આ મારી વિભૂતિઓને કોઈ જાણતું નથી શાસ્ત્રોમાં પણ આને એટલું સારી રીતે સમજાવેલું નથી તો એ અધ્યાત્મ રૂપ જે આ છેલ્લા શ્લોકમાં પણ આવી વાત કે આ સર્વ જગતને હું આપી રહેલો છું એના વિવેચનની અંદર નાનુલાલ ભાઈએ લખ્યું છે કે મારા અધ્યાત્મ રૂપથી આ સર્વ સ્થૂલ અને સૂક્ષ્મ ચેતન અને અચેતન જગતને વ્યાપી અથવા ધારણ કરી રહેલો છું તો અધ્યાત્મ શબ્દ નો એક મતલબ તો આઠમા અધ્યાયમાં અક્ષર બ્રહ્મ એવું કર્યું જયારે કેમ અધ્યાત્મ એ છે અર્જુને જયારે પ્રશ્ન કર્યો તો થી અક્ષર બ્રહ્મ એવો અર્થ લીધું વિવેચનમાં પણ નાનુલાલભાઈએ એ જ વાત કરી કે અધ્યાત્મ રૂપથી બધા સ્થૂલ સૂક્ષ્મ જળ અને ચેતન જગતને ભગવાન વ્યાપી રહેલા છે તો અધ્યાત્મ શબ્દનો એક મતલબ તો અક્ષરબ્રહ્મ થાય છે ભગવાનનું એવું રૂપ જે આ દુનિયાના નામરૂપ કર્મોના રૂપમાં વિભક્ત થાય છે તો એની કન્ટિન્યુએશનમાં જ્યારે આ વાત આવી રહી છે તો પોતાના મહાત્મ્યના દ્યોતક દસમા અને અગિયારમાં બંને અધ્યાય છે જ્યારે ભગવાન પોતાની સર્વકારણતા બતાવી રહ્યા છે તો અહીંયા આગળ પોતાની વિભૂતિઓને સમજાવીને ને ભગવાને એને ગુહ્ય અધ્યાત્મ વચનથી મને બોધ દીધો એવું જયારે અર્જુન કહે છે તો એનો મતલબ એ કે દસમા અધ્યાયમાં જે પોતાના નું બોધ ભગવાને ને કર્યું એ એને અધ્યાત્મ વચન અર્જુન થઈ રહ્યા છે એ સાતમા અધ્યાયની અંદર ઓગણત્રીસમાં શ્લોકમાં લખેલું છે અધ્યાત્મ એટલે આત્માને પ્રાપ્ત થયેલ સ્વભાવનું અને કર્મનું જ્ઞાન આ દેખાય અહીંયા મળ્યું યોગેશભાઈ સુધી અધ્યાત્મ ક્યાં મળ્યું અધ્યાત્મ વિદ્યા બ્રહ્મ વિદ્યા તરીકે એટલે બ્રહ્મ આવો છે એમ બ્રહ્મે જગતમાં આ બધું ધારણ કરવી જોઈએ રૂપનું એટલે બ્રહ્મનું મહાત્મ્ય જ છે કે આ વિભૂતિમાં ભગવાન શું કહેવા માંગે છે કે આ જે બધું જ છે એ હું જ બન્યો છું એ રીતે જળ જીવ બધામાં ભગવાન છે એટલે આધ્યાત્મ એટલે બ્રહ્મ એટલે અધ્યાત્મ વિદ્યા તો બ્રહ્મ વિદ્યા થાય એટલે બ્રહ્મની વિદ્યા માની ગયા એક વાર તમે રીતે સમજી લીધેલું હોય પરિવાર મહાપ્રભુજી સર્વ નિર્ણયમાં ત્રણેક રીતે આ વાતને સમજાવી છે અને મહાવીરજીમાં પણ આદિભૌતિક આધ્યાત્મિક અને આદિદેવિક એ ત્રણને સમજાવવા માટે સ્વયં ભાગવતમાં જ એક કારિકા છે શ્લોક છે એટલે એનો સાર એ છે આ પૂર્વાંશ એનો અત્યારે યાદ નથી આવ્યો પણ યત્રો થયો વિચ્છેદ તદ્યેયો યાદિભૌતિક અધિભૂત અને અધ્યાત્મને જે વિભાજિત કરનારું છે અલગ અલગ પાડનારું છે એ અધિભૂત છે તો એ રીતે ત્યાં એને સમજાવ્યું છે મૂળ વાત શું છે કે એક તો વ્યુત્પત્તિથી આપણને શબ્દનો અર્થ એક સમજાતો હોય અધિનો મતલબ થાય ઉપરી ઉપર અધિ આત્મા એટલે આત્મા ઉપર आत्मा ऊपर एवोस आपने जो करी अभ्यास नो तो ज्या चेती जगे जे बर्तन चाली रिया छे मां દરેક જગ્યાએ બંધવેશ તો આવતો નથી તો આત્મા ના ઉપર શું હોય જે પોષક પછી વિ પોષક નો જે સ્વરૂપ આપણે ક્યાં સમજાવ્યું છે આનંદ માયકોષ નિજ્ઞાન માયકોષ પ્રાણ માયકોષ અન્વય માયકોષ લોગે તો એની અંદર તો જે આત્મા છે એના ઉપર આ અન્ય કોષના આવરણ છે એમાં અન્નમય કોષને આપણે આદિભૌતિક કહીએ તો બાકીના જે પ્રાણમય છે મનોમય છે એ જે કોષ છે એને આપણે અધ્યાત્મ કહીએ આત્મા તો પોતે જે છે તે એક એનો અર્થ એવો થાય બીજો અર્થ એવો થાય કે આત્માના સંબંધ વાળો અધ્યાસ આ નો અર્થ અહીંયા આપણે એક્ઝેક્ટલી અધિ ઉપરી એવું ન કરીને એના સંબંધે એવું આપણે કરીએ તો એના સામાન્ય અર્થ છે પ્રસંગ ઉપર એ રીતે એ અર્થમાં એ બંધબેસ્ત આવે છે કે નહીં એ તો જે સ્થળે વિચારવાનું થાય દાખલા તરીકે હમણાં જેમ કહ્યું કે અધિભૂતમ ક્ષરો ભાવ અધિભૂત ભગવાન એમ કે છે કે જે ક્ષરણશીલ છે તે અધિભૂત અક્ષરો ખ્યાતમરૂપ છે તે અક્ષર છે અધ્યાત્મ છે પુરુષ છે આદિદેવ પુરુષ છે અધિદેવ છે તો પુરુષ અધિદેવ થયો આદિભૌતિક જે જગત છે એ ક્ષરણશીલ હોવાને કારણે ક્ષર જગત છે અધિભૂત થયો અને એમાં જે અવ્યય છે અક્ષર એ અધ્યાત્મ થઈ ગયો અક્ષરને જો આપણે અધ્યાત્મ કહી રહ્યા છીએ તો હવે એમાં આત્માના ઉપર કે આત્માથી સંબંધિત આ જાતના અર્થને આપણે એકદમથી ત્યાં નથી સમજી શકતા એટલે જે મહાપ્રભુજી એને બે ત્રણ રીતે સમજાવ્યું છે કે એક તો કાર્યકોટીમાં જે છે એ આદિભૌતિક છે અવાંતર કારણ છે એ અધ્યાત્મ છે પરમ કારણ છે એ અધિદેવ થઈ ગયો એક એ રીતે જો આ આપણે ફ્રી સિસ્ટમ અને સમજતા હોઈએ તો એક પદ્ધતિ આ છે બીજી પદ્ધતિ એ છે કે જે તત્વધાન છે અધિભૂત છે ચિત્ત પ્રધાન અધ્યાત્મ છે અને આનંદ પ્રધાન અધિદેવ થઈ આ એક બીજી મેથડ છે અને ત્રીજી મેથડ જેમાં આપણે સિદ્ધાંત સાવલી માટે મહાપ્રભુએ સમજાવ્યું કે જલ તીર્થ અને દેવી તીર્થને આપણે જયારે જઈ રહ્યા છીએ તે તો શક્તિ માત્ર ત્યાં અક્ષર પણ નથી આવી રહ્યું કારણ પણ ત્યાં નથી આવી રહ્યું ત્યાં એક આખી અલગ દ્રષ્ટિ આપી છે દ્રષ્ટિમાં શું છે ન આવતું હોય તો પણ પાલ્ટાઈટ જે અલગ વસ્તુ છે પેલો જે એનો પલ્પ હોય ઘર એનો જે પણ હોય તે કોઈ એનું નેચર કોઈકમાં કંઈક અલગ આવતું હતું કોઈકમાં કંઈક અલગ આવતું હતું અધ્યાત્મ કહી દીધું આધ્યાત્મિક કે જેમ વિષ્ણુ ભૌતિક વિષ્ણુ આધ્યાત્મિક વિષ્ણુ અને આદિદૈવિક વિષ્ણુ આ તો કોઈ એવો ક્ષરણશીલતાનો કે એવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી તેમ છતાં પણ એને આ રીતે વિભાજિત કર્યું છે હવે એ જે આદિભૌતિક છે એનો જેનો નિયામક બની રહ્યો છે નિયામકના ગુણધર્મનો એ વિષ્ણુ નિયામક કરનારો જે વિષ્ણુ છે આદિભૌતિક એ જેનો નિયામક એના ગુણોનો આરોપ કરીને તો આ રીતે એની અંદર ભગવાન જે પણ આમાંથી ભૌતિક વસ્તુ નથી અંદર ભગવાન બતાવતા હોય ઘણી બધી વસ્તુઓ તો કાઉન્ટ કરેલા છે શ્રીમુનિઓને પણ કાઉન્ટ કરેલા છે દિવ્ય પદાર્થો છે એને પણ અહિયાં ભગવાને અને ભૌતિક ને પણ ગણેલા ભૌતિક ને પણ ગણેલા છે છે અહીંયા ધ્યાત્મ સત્તમ વિભૂતિ રૂપતા રૂપતા શરૂઆતની વિભૂતિ છે એમ સમજવા મહેતી રાજા काका आप लोगों की आवाज खूब ब्रेक हो रही है बिल्कुल समझ नहीं पड़ा क्या बोल रहे हो રેકોર્ડિંગ સાંભળ જતી મોબાઈલ કરી લે આમાં પ્રોબ્લેમ હોય डायल करने जोड़े हो इंटरनेट से भी नहीं तो भी नहीं सुनी जाए आवाज અત્યારે તો અમે લોકો લેન્ડલાઇન થી ડાયલ કરીને જોડાયા છે खबर नहीं है बीच में अचानक अचानक ब्रेक हो जावे कोई वाक्य पूरो नहीं सुनी जाए તો પછી આવું ચાલશે તો વિશ્વરૂપ દર્શન થશે કે બધાને બધાને એવું થાય હા જે જે આપની અવાજ બિલકુલ કપાઈને આવે છે એકદમ સમજી જ નથી શકાય અધ્યાત્મનો જે વિષય હતો એ સમજી જ નથી શકાય જતું રહેશે તો ફરી કોણ કેસે એ લોકો મોબાઈલ અરે પાર્થ તું તો કે તને સંભળાય છે કે નહીં વચ્ચે લાઈક અમુક અમુક વાર કમ્પ્લીટ સંભળાય છે પછી પાછો અવાજ એકદમ ધીમો થઈ ગયો છે કોકટેલ એટલું મોટું છે મારા મોઢામાં હું નાખી <laughs> <laughs> આમાં અમારે તો અહીંયા ડાયલ કરીને મોબાઈલથી પણ જોડાતું નથી નથી જોડાતું ડાયલ કરીને તો જ સમજ અચ્છા હવે તો મહેશ થઈ ગયું ચલો હવે ફરી પાછો મહેશ મદદે આવે છે હવે અવાજ આવે છે બરોબર હા એકદમ અચ્છો આવ્યો હા જી ચલો તો હવે પાર્થ આગળ કરો બીજું શું જી અજય જી હિ ભૂતાનામ શ્રુતૌ વિસ્તરશો મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમ અપી ચાવ્યયમ શ્લોકાર્થ હે કમલપત્ર જેવા ચક્ષુવાળા આપની ભૂતોની આપથી ભૂતોની ઉત્પત્તિ તથા લય તેમજ આપનું અવ્યવ્ય મહાત્મ્ય પણ મેં વિસ્તારથી સાંભળ્યા એટલે અહીં ગાડી જે આગળ જે દસમા શ્લોકમાં દસમ અધ્યાયમાં જે વીસમા શ્લોકમાં જે ભગવાન કહે છે કે અહમ આદિશ છે મધ્યમ છે ભૂતના અંત એવ છે તો એને રિફર કરીને જ અર્જુન અહીં ઘડી કહે છે કે આપની ભૂતત્વની ઉત્પત્તિને લઈ અને આપનું જે અવ્યય મહાત્મ્ય છે તો એ મેં વિસ્તારથી સાંભળ્યું આગળ ત્રીજો શ્લોક एवम् एतद् यथा तत्त्वम् आत्मानं परमेश्वर द्रष्टुम् इच्छामि ते रूपम् ऐश्वरम पुरुषोत्तम શ્લોકાર્થ હે પરમેશ્વર આપનું સ્વરૂપ આપે જેવું કહ્યું તેવું જ છે હે પુરુષોત્તમ હું આપના તે ઐશ્વર્ય રૂપના દર્શન કરવા ઈચ્છું છું વિવેચન આપના વચનમાં મને વિશ્વાસ નથી આપના વચનમાં મને અવિશ્વાસ નથી આપનું સ્વરૂપ આપે જેવું વર્ણવ્યું તેવું જ છે તેમાં મને અવિશ્વાસ નથી આ જ દર્શાવે છે કે મારો મોહ દૂર થયો છે હે પુરુષોત્તમ આપના તે ઐશ્વર્ય રૂપ અર્થાત આપના ઐશ્વર્યવાળા રૂપનું દર્શન કરવાની મારી ઈચ્છા છે એટલે અહીં ગાડી અર્જુન બીજા અને ત્રીજા શ્લોકમાં ભગવાનને કહે છે કે દસમા અધ્યાયમાં જે ભગવાને પોતાની જે વિભૂતિનું વર્ણન કર્યું છે એ બધું અર્જુને સાંભળ્યું છે વિસ્તારથી સાંભળ્યું છે અને એ જે પ્રથમ શ્લોકમાં કહ્યું કે મને જે મોહ નષ્ટ થયો તમારા વચન સાંભળીને તો એના પરથી કહે છે કે મોહ નષ્ટ થયો તો એ કહી થયો કે ભગવાનમાં હવે વચનો જે ભગવાને કીધા એનું સ્વરૂપ કીધું કે જે એક નમે વિદુથી જે અજ્ઞાત સર્વનું અજ્ઞાત્વ છે એ દૂર થાય પછી વિષ્ટભ્યામથી જે ભગવાન સર્વાત્વ છે એ અને દદામી બુદ્ધિ યોગ એટલે કે જે ભગવાન પોતે જ લોકોને પોતાના સ્વરૂપનું જ્ઞાનની કૃપા કરે છે તો જે આ ત્રણ જે અલગ અલગ છે કે અજ્ઞાત્વ સર્વાત્મ અને જે જ્ઞાતત્વ તો એ જે અનુભવ જે છે એ ગુઢ છે તો એના માટે જ એ વચન સાંભળીને અર્જુનને વિશ્વાસ થયો એનો મોહ નષ્ટ થયો એટલે જ અહીં ગાડી કહે છે કે મને અવિશ્વાસ નથી આપના વચનોમાં પરંતુ મને આપના જે દર્શન જે છે એને કરવાની ઈચ્છા છે તો હું એમને હું દર્શન કરવાની ઈચ્છા રાખું છું હા કોઈને છે આમાં કઈ જિજ્ઞાસા છે સારું તો આગળ લો હા જજી મન્ય એક મિનિટ એક મિનિટ અહીંયા ત્રીજા શ્લોકમાં જે વાત આવી ને શ્લોકમાં આવી ને શું આવી એકો આવે છે અહીંયા ત્રીજા શ્લોકમાં વિવેચનમાં જે કીધું ને કે આપના વચનમાં મને અવિશ્વાસ નથી આપનું સ્વરૂપ આપે જેવું વર્ણવ્યું તેવું જ છે તેમાં મને અવિશ્વાસ નથી આ જ દર્શાવે છે કે મારો મોહ દૂર થયો છે આપના ઐશ્વર્ય રૂપ અર્થાત આપના ઐશ્વર્યવાળા રૂપનું દર્શન કરવાની મારી ઈચ્છા છે તો અહીંયા મતલબ વાત એ આવી કે ભગવાને આગલા અધ્યાયની અંદર પોતાની વિભૂતિઓને અર્જુનને સમજાવી એના પછી અર્જુને એવું કીધું કે મને આપના દર્શન કરવા છે પણ હવે જ્યારે અહીંયા વિવેચનમાં એ કીધું કે આ જ દર્શાવે છે કે મારો મોહ દૂર થયો છે તો એક વાત એ છે કે ભગવાનના વચનોમાં અર્જુનને અવિશ્વાસ નથી ને ભગવાને પોતાના સ્વરૂપનું જેવું વર્ણન વિભૂતિ યોગમાં કર્યું એવું અર્જુનને સ્વીકાર્ય છે એ માનીને એમ કે છે કે આપના વચન ઉપર મને અવિશ્વાસ નથી તો મોહ દૂર થયો છે એનો મતલબ શું એટલે આગળ છે અર્જુનની જે મેઇન પ્રોબ્લેમ અર્જુન વિષાદ યોગથી સ્ટાર્ટ થઈ હતી એ તો અલગ વાત છે ને અહીંયા ભગવાને પોતાનું મહાત્મ્ય જે અર્જુનને બતાવ્યું છે એ તો નવમા અધ્યાયમાં જે ભક્તિનો ઉપદેશ કર્યો એને વધારે દ્રઢ કરવા માટે બતાવ્યું છે તો મોહ દૂર થયો મતલબ કે ભગવાનની દરેકે દરેક આજ્ઞા ઉપર અર્જુનને વિશ્વાસ છે ને ભગવાનની આજ્ઞાનું પાલન કરશે એ સેન્સમાં આ વાત આવી છે કે ઠાકોરજીના સ્વરૂપને જાણતા નહીં હતા ને એ સ્વરૂપ એમને હવે સમજાઈ ગયું એ સેન્સમાં મોહ દૂર થયો એવું કહેવાયું છે રાજા એટલે મને એવું લાગે છે કે જે ભગવાન નું જે પોતાનું જે સ્વરૂપ હતું કે આગળ જે દસમા અધ્યાયમાં જે કીધું કે અજ્ઞાત્વ સર્વત્વ અને જ્ઞાનત્વ તો એ જે અર્જુનને એ જે ગુણ સ્વરૂપ હતું એનું અર્જુન જ્ઞાન હતું તો એ જે એટલે ભગવાન સર્વસ્વ છે એ એને જ્ઞાન થયું તો એના પરથી એવું લાગે છે કે ખાલી જે એ મોહ હતો એની જ વાત થાય છે ની ગાડી એટલે એકચ્યુઅલી આપણે જો આ વાતની તરફેલી નવમા અધ્યાયથી લઈએ લઈએ તો નવમા અધ્યાયમાં ભગવાને રાજવિદ્યા રાજગુહ્ય યોગમાં એ ભક્તિનો ઉપદેશ અર્જુનને કર્યો એના પછી એના પછી કોઈ ફોન અનમ્યુટ બહુ જ એકો આવે છે ચાર સ્ટારો અનમ્યુટ હોય તો પોતાનું મ્યુટ કરી દે બે મિનિટ હું બોલું ત્યાંથી એટલે દસમા અધ્યાય ના શરૂઆતમાં એ આવ્યું ને કે પ્રસન્ન થતા તને તારા હિતની ઈચ્છાથી જે પરમ વચન હું તને કહું છું તે તું સાંભળ એમ કહીને ભગવાને પોતે પોતાની વિભૂતિઓનું વર્ણન કરવાનું સ્ટાર્ટ કર્યું ને એની પહેલા નવમા અધ્યાયની અંદર પણ ભક્તિના વિષયમાં ભગવાને કીધું કે હું એવી વિદ્યાનો ઉપદેશ અને કરું છું જે કોઈ જાણતું નથી જેના માટે ભગવાને રાજવિદ્યા અને રાજગુહ્યા બે શબ્દોનો ઉપયોગ કર્યો તો મોહ જે અર્જુનનો છે રાજવિદ્યા રાજગુહ્ય યોગમાં એ વાત આવી કે ભગવાને સામે ચાલીને અર્જુનને એનો ઉપદેશ કર્યો ત્યાં અર્જુને એનો એ વિષયમાં કોઈ પ્રશ્ન ઉભો નથી કર્યો એ ભક્તિના સ્વરૂપને જાણવા માટે પછીથી એ ભક્તિને દ્રઢ કરવા માટે પોતાના મહાત્મ્યનું પ્રતિપાદન કરવા માટે ભગવાને વિભૂતિ યોગનું વર્ણન કર્યું ને એના પછી હવે જ્યારે વિશ્વરૂપ દર્શન યોગમાં અર્જુન એમ કે છે કે આપે જેવા સ્વરૂપનું વર્ણન કર્યું એ સ્વરૂપમાં મને વિશ્વાસ છે અને આપના એવા સ્વરૂપને હું સ્વીકારી લઉં છું જે વચનોથી ભગવાને પોતાના સ્વરૂપનું વર્ણન વિભૂતિ યોગમાં કર્યું ને એના પછી વિવેચનમાં એવી વાત આવે છે કે અર્જુનનો મોહ દૂર થયો તો હવે એક્ઝેક્ટલી એ આ જ વાત છે આમાં કે ભગવાનના સ્વરૂપને અર્જુન જાણતા નહીં હતા એ જ એમનો મોહ છે એટલે ભગવાનની આજ્ઞા ઉપર એમને વિશ્વાસ નથી ભગવાન એમને યુદ્ધ કરવા માટે કહી રહ્યા છે એને એ સ્વીકારી નથી રહ્યા જે બીજા અધ્યાયથી ભગવાને એને આજ્ઞા કરી કે તું યુદ્ધમાં પ્રવૃત્ત થા કે કર્મ યોગની અંદર ચોથા અધ્યાયમાં પણ ભગવાને આજ્ઞા કરી કે તું યુદ્ધમાં પ્રવૃત્ત થા તો યુદ્ધમાં અર્જુનની પ્રવૃત્તિ ન હોવી કેમ કે એકચ્યુઅલી ભક્તિ માર્ગે પર્સપેક્ટિવ આપણે એ જોયું કે અર્જુનને એ ચિંતા નથી કે યુદ્ધ કરવાથી એમને પાપ લાગશે કે એમને દોષ થશે ચિંતા એ છે કે ભગવાન એના આ યુદ્ધ કર્મથી સંમત છે કે નથી તો સંમતિ અસંમતિનો જ્યારે વાત છે એ તો ભગવાન પહેલા કહી ચૂક્યા છે કે તને હું તારા કર્મથી સંમત છું અને તારે આ કર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ તો પછી હવે ભગવાનના સ્વરૂપનું એને જ્ઞાન નથી એવું અર્જુનને જો આપણે ભક્ત માની રહ્યા છીએ તો કેવી રીતે પોસિબલ હોય જો અહીંયા આપણે એવું જવાબ લઈએ આનો કે અર્જુનને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી અને ભગવાને વિભૂતિ યોગથી અને વિશ્વરૂપ દર્શન યોગથી પોતાના સ્વરૂપનું જ્ઞાન અર્જુનને કરાવ્યું અને અર્જુનનું ભગવાનના સ્વરૂપ સંબંધી જે મોહ છે એની નિવૃત્તિ થઈ છે જો આવો ઉત્તર લઈએ તો તો એઝ અ ભક્ત અર્જુનની જે આઈડેન્ટિટી આપણે પહેલા અધ્યાયથી સ્વીકારી રહ્યા છીએ એ અહીંયા સમજી નહીં શકાય કેમ કે સ્વરૂપનું જો જ્ઞાન નથી તો અર્જુનને આ જાતનો પ્રશ્ન જ ન કરે ભગવાન પાસે કે તમે મારા યુદ્ધ કર્મથી સંમત છો કે સંમત છો એ પર્સ્પેક્ટિવ જ ત્યાં કેન્સલ થઈ જાય ને જો યુદ્ધ કર્મના વિષયમાં એના મોની જ જો વાત કરીએ જનરલ સેન્સમાં જે અર્જુન વિષાદ યુગમાં અર્જુને પ્રશ્નો ઊભા કર્યા તો પછી એ મોહ ભગવાનના આવા સ્વરૂપના દર્શનથી કેવી રીતે દૂર થઈ શકે રાજા મને એટલો તો ખ્યાલ નથી પણ ખાલી ખાલી પ્રથમ શ્લોકના જે વિવેચનમાં જે કહે છે ને કે મારા ઉપર અનુગ્રહ કરવા પરમ ગુહ્ય અધ્યાત્મ વચનથી મને બોધ દીધો અને તેનાથી મારો આપના ઐશ્વર્યના અજ્ઞાનરૂપ મોહ નષ્ટ થયો એટલે કે જે એમનું જે અર્જુન ભક્ત હતા પણ એટલે જે આ જે વચન જે છે ભગવાનનું જે વિભૂતિ જે છે એ તો એકદમ જે છે એકદમ ગુઢ વચન છે કે જે ઇવન શિવ કે જે એમના ભક્ત જે પૂર્ણ પુરુષોત્તમને માને છે એમને પણ એ વસ્તુનું તો જ્ઞાન નથી એટલે અર્જુન એમને ભગવાનને કંઈક વિશિષ્ટ માને છે પરંતુ એમનું જે સ્વરૂપ આખું જે જે વિશિષ્ટ જે સ્વરૂપ જે છે તો એને આખાને અર્જુનને બી એમનું જ્ઞાન નથી તો જે ભગવાને જે પોતાનું જે આખા સ્વરૂપનું જ્ઞાન આપ્યું કે પોતે પણ ભગવાનની એક વિભૂતિ પ્રમાણે છે તો એનાથી જે એનું ઐશ્વર્યનું જે હતું અજ્ઞાન રૂપ આઈ થિંક મને એવું લાગે છે કે એ જ મોહની વાત છે પણ તમે બીજા ક્વેશ્ચન કરે એનો મને ખ્યાલ નથી એક્ઝેક્ટલી એટલે એકચ્યુઅલી મને જે આ પ્રશ્ન થયો ને એમાં વાત એટલી છે કે આગળથી આપણે એવું કહીને ચાલ્યા છીએ કે અર્જુન ભક્ત છે ભગવાનના અને અર્જુનને જે વિષાદ થયો છે એ એટલા માટે નથી થયો કે એક સામાન્ય મનુષ્ય જેવી રીતે પરિવારની અહંતા મમતામાં ફસાયેલા હોય અને આપણને આપણા પરિવારજનોને મારવામાં કે એમની સાથે યુદ્ધ કરવામાં દુઃખ થાય એવું સામાન્ય આપણા જેવું વિષાદ અર્જુનનું વિષાદ નથી પણ અર્જુનને ચિંતા ખાલી એ વાતની છે કે જે યુદ્ધ કર્મ છે એનાથી ક્યાંક ભગવાનથી દૂર ના થઈ જાય અથવા ભગવાનને એ પોતે યુદ્ધ કર્મમાં જોડાય એમાં ભગવાનની પ્રસન્નતા છે કે નહીં એવું ભક્ત તરીકેનું અર્જુનનું સ્વરૂપ આપણે લઈને ચાલી રહ્યા છીએ તો પછી જો એટલો ઊંચા ભક્ત હોય જો કે વચ્ચે એ પણ વાત આવી છે કે જ્યારે ભગવાને પોતાનું મહાત્મ્ય અર્જુનને બતાવ્યું કે મેં આ જ્ઞાન બ્રહ્માજીને આપ્યું ને બ્રહ્માજીએ મનુને આપ્યું મનુએ સપ્તઋષિને આપ્યું ત્યારે અર્જુન ભગવાનના સ્વરૂપના વિષયમાં પ્રશ્ન ઊભો કરે છે કે તમે ક્યારે મનુને ને શિવ સૂર્ય વગેરેને આ બધું જ્ઞાન આપી આવ્યા ત્યારે ભગવાન બહુની મેં વ્યતીતાની જન્માની તવચે અર્જુન અર્થે કહી રહ્યા છે કે તારા ને મારા અનેક જન્મ વીતી ગયા છે તું એ નથી જાણતો પણ હું જાણું છું તેવી એક બી આશંકાઓ ભગવાનના સ્વરૂપના સંબંધમાં અર્જુનને ઊભી થઈ ખરી છે પણ એક્ઝેક્ટ બિલકુલ જ ભગવાનના સ્વરૂપને જાણતો ન હોય કે ઠાકોરજીના મહાત્મ્યને ન સમજતા હોય તો એવું તો કેવી રીતે પોસિબલ નહીં તો પહેલાથી જ એને જે અર્જુન વિષાદ યોગમાં આપણે જે પર્સપેક્ટિવ લીધું છે એ પછી કેવી રીતે અહીંયા જસ્ટિફાઈ થશે મને ખ્યાલ નથી રાજા હજી આપ કરાવો હતો અવાજ સંભળાતો ગેડીનો અવાજ નથી આવતો હેલો હા હું ત્યાં પીઠ માં પૂછું છું કદાચ એ લોકો ડિસ્કનેક્ટ થઈ ગયો એવું લાગે છે હા લાગે છે છે ભગવાનના મહાત્મ્યની વાત નથી અહીંયા આગળ અહીંયા ભગવાનના મહાત્મ્યની વાત નથી પણ ભગવાનની કથા રૂપી અમૃત એટલે કઈ અર્જુનને એવો કઈ ભગવાનના સ્વરૂપનો મોહ નતો થયો એટલે કે અર્જુન કઈ ભગવાનનું મહાત્મ્ય નતા જાણતા એવું નતું પણ જે જે એવું સમજાયું હતું તે વખતે કે ભગવાનના વચનરૂપી અમૃતનું શ્રવણ કરતા મને તૃપ્તિ થતી નથી એટલે આનો અર્થ એવો લેવાનો કે મહાત્મ્ય સંબંધિત અહીંયા અર્જુનને કોઈ મોહ નથી અને જે કંઈ પણ થોડો ઘણો મોહ થયો તો એ આટલા આટલા ભગવાનના વચનો અહીંયા દસમા અધ્યાય સુધી સાંભળ્યા પછી અર્જુન ને નિવૃત્ત થઈ ગયો છે પણ આગળ વધારે ભગવાનની કથા રૂપી અમૃતનું શ્રવણ કરવા માટે અર્જુન કહી રહ્યા છે એટલે ભગવાન આ વિભૂતિ યોગ થયો છે એ વખતે જે જે એવું સમજાવ્યું હતું એટલે મૈત્રી રાજા એવું કહ્યું ને કે અરે મૈત્રી રાજા એક પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે અર્જુનને મહાત્મ્ય નથી એવો તો એવું તો નથી જ એટલે સ્વરૂપ સંબંધી મોહ નથી એ વાત સાચી છે કે સ્વરૂપ સંબંધી મોહ નથી પણ અહીંયા કયો મોહ નષ્ટ થયો એ તો પ્રશ્ન જ છે પણ સ્વરૂપ સંબંધી મોહ નથી એ તો દસમા અધ્યાયમાં થઈ ગયું છે બધી મહેનત કરીને પાછું સંભળાય છે એકાદ હવે આમાં વાત કેવલ એટલી જ સમજવાની છે આઠમા અધ્યાયમાં શાયદ આગળ એ વાત ભગવાન એમ કહીને આવ્યા કે એમને વસ્તુત સ્વરૂપથી ભગવાન પોતાના સિવાય અન્ય કોઈ જાણી નથી શકતું નમે વિદુ સુરગણા ન તમે વિધુ સુરગણા કિંગ મહર્ષય તો ઋષિઓ છે કે સુરગણો છે એ પણ મને જાણતા નથી મારા સ્વરૂપને ને વસ્તુ તો ભગવાન કે છે કે મને અગર કોઈ જાણે છે તો હું પોતે જ મારી જાતને જાણું છું એ સિવાય બીજું કોઈ નથી જાણતું તો યા તો ભગવાન અજ્ઞેય છે યા દુર્ગેય છે દુર્ગેય તો છે જ અજ્ઞેય ન હોય જેટલા અંશમાં આપણે જાણીએ છીએ ભગવાનને એ જેમ કે આદિભૌતિક જગત શાસ્ત્ર દ્વારા આપણને એ વાતની સમજ પડે છે કે એ ભગવાનનું આદિભૌતિક રૂપ છે એટલો પરિચય તો ભગવાનનો છે તે પછી આધ્યાત્મિક આદિદૈવિક સ્વરૂપ છે એનો સાક્ષાત્કારી જ્ઞાન તો આપણને નથી એનું કેવલ શાસ્ત્રીય જ્ઞાન છે તો હવે એ જે અજ્ઞેયતા છે એ અજ્ઞેયતા સાક્ષાત્કારના અર્થમાં છે અર્જુન પણ જ્યારે ભગવાનને એમ પૂછી રહ્યા છે જે ચોથા અધ્યાયનું મેં કિરાજાએ કહ્યું કે એમ વ્યવસ્થિત યોગમ પ્રોક્તવાન અહમ વ્યવસ્થાન મને અનુરીક્ષા કરી તો ભગવાન એમને એ એ રૂપ અર્જુન માટે પણ અજ્ઞેય હતું જબકી ભગવાન એમના સન્મુખ છે અને ભગવાનના અવતાર કાળમાં જે કંઈ પણ આત્મશાલી પરાક્રમો ભગવાને કર્યા છે એ તો અર્જુન જાણી જ રહ્યા છે એ તો એમનો અનુભવ છે અજ્ઞાતવાસમાં અને વનવાસમાં અને બધામાં ભગવાને જે જે પણ પોતાના પ્રભાવ ત્યાં બતાવ્યા છે તે વૃદ્ધમાં પણ લીલા પરાક્રમ કર્યા છે એ પણ ભલે અર્જુન એના સાક્ષી નહીં હોય પણ ભગવાન પોપ્યુલર તો થઈ જ ગયા હતા એ દૃષ્ટિથી તો એ સ્વરૂપ અર્જુનનું એટલું પ્રત્યક્ષ છે ભગવાનનું અને એ સિવાયનું જે ભગવાન પોતે કહી રહ્યા છે કે મેં આવું આવું કોઈક કલ્પમાં કોઈક યુગમાં કર્યું હતું એ ભગવાનનું રૂપ અર્જુન માટે પણ અજ્ઞેય થઈ ગયું તો જેટલી અજ્ઞેયતા છે એને અર્જુન અભિભૂત થયા ભગવાનથી આવા ભગવાન છો તમે તો તમારી વિભૂતિ મને શું છે કહો તો ભગવાને વિભૂતિ કહી પરમ ભૂય પ્રવક્ષ્યામી ફરીથી ભગવાન એ કહી રહ્યા છે હવે ફરીથી કહેવાથી શા માટે કહી રહ્યા છે તો અર્જુન કહે છે કે ભાઈ હું જાણું છું અને તેમ છતાં પણ એ એવું અમૃત રસ છે કે એને એનું પાન કરવાથી મને સંતોષ નથી થઈ રહ્યો એટલે ફરી ફરીને આપના મુક્તિ સાંભળવા માંગુ છું તો ભગવાને વિભૂતિનો વિસ્તારથી વર્ણન કર્યું એ વર્ણન કરવાથી અગિયારમા અધ્યાયમાં એ વાત કહેવામાં આવી કે મદનુગ્રહાય પરમમ गुह्यम अध्यात्म संगीतम यत्वयोक्तम વચસ્તેન મોહયમ વિગતો મમ તમે જે આ ગુહ્ય અધ્યાત્મ જ્ઞાન કહ્યું એ આપના વચનથી મારો આ મોહ ચાલ્યો ગયો હવે મોહ જે ચાલ્યો ગયો મોહ હવે શું હતો ખાલી એટલું જ વિચારણીય રહે છે અને અહીંયા જ્યારે અર્જુન મોહ કહી રહ્યા છે તો એ મોહ યુદ્ધ નહીં કરવાના વિષયમાં કે સ્વજનોની હત્યા કરવાનો પાપ લાગશે ને એ સંબંધમાં તો હવે મોહ તો બહુ જૂનો થઈ ગયો ને એ મોહ તો બીજા ત્રીજા અધ્યાયમાં જ ભગવાને નિવૃત્ત કરી દીધો હતો એટલે એટલો દૂરાન્વય નહીં કરીને જે નિકટવર્તી વાત છે એના સંબંધમાં એમનો જે કંઈ પણ મોહ એ મોહ એટલે અચ્છા આમાં આ વસ્તુની અંદર આ પણ તમે છો આ પણ તમે છો આ પણ તમે છો એમ લાંબી ચોડી લિસ્ટ ભગવાન બતાવી રહ્યા છે તો સામાન્યતઃ આપણી બધાની જે પ્રતીતિ છે એ પ્રતિતિ કોઈ અવતાર રૂપની અંદર કે ઋષિના રૂપમાં કે મુનિના રૂપમાં ત્યાં વિભૂતિ રૂપતા જોવાની હોઈ શકે પરંતુ દ્યુતમ છલયતામ અસ્મી એમાં પણ ભગવાનની વિભૂતિ છે નીતિ રશ્મિ જિગીષતામ ત્યાં પણ સ્વાદઃ પ્રબદતામહમ ત્યાં પણ ભગવાન વિભૂતિયુગ છે આ બધી જે નાની નાની ડિટેલ છે કે ત્યાં સુધી ભગવાનની વિભૂતિ છે એનાથી અર્જુનનો મોહ એ સંબંધમાં નિવૃત્ત થયો એમ સમજવું જોઈએ કેમ કે હજી પણ આટલું કહીએ તો આપણે પણ હજી કાલે પ્રશ્ન એવા થયા હતા કે જે અનિતિ કરનારા હોય દુષ્ટ હોય માન ટેરરિસ્ટ હોય કે સ્મગલર હોય તો એને પણ આપણે વિભૂતિ માની શકીએ કે નહીં તો હવે ભગવાન તો અહીંયા ઉદ્દેશ્યતઃ કહી રહ્યા છે હું તમને ટૂંકું ટૂંકી લિસ્ટ આપી રહ્યો છું તો એને પણ ચોક્કસ કહી જ શકાય એ ભગવાનની વિભૂતિ છે એમ કહેવામાં કોઈ ભગવાનને તો કોઈ સંકોચ નહીં હોઈ શકે લોએસ્ટ લેવલથી લઈને અને હાઈએસ્ટ લેવલ સુધી વિભૂતિની રેન્જ ભગવાનની હોઈ શકે છે એવા એટલે વિભૂતિ ની જે સૂચિ છે એ આટલી લાંબી હોઈ શકે અને એમ છતાં પણ ભગવાન તો એમ જ કહી રહ્યા છે કે આ તો મેં તને ખાલી નમૂનાની જ વાતો કહી છે નાંતોસ્તિ મમ નામ વિભૂતિના મારો વિભૂતિઓનો કોઈ અંત જ નથી એટલે અનંત વિભૂતિઓ છે ભગવાનની એ વાત સાંભળીને અર્જુનનો મોહ છે અહીંયા નષ્ટ થઈ ગયો છે એના પછી હવે ભગવાનના એ પ્રત્યક્ષ દર્શનની કામના કરી આર્તનો છે જ मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुम् इति प्रभो योगेश्वर ततो मे त्वं दर्शयात्मन अव्ययम् શ્લોકાર્થ હે પ્રભો હે યોગેશ્વર જો તે મારાથી જોઈ શકાય તેવું આપ માનતા હો તો આપ મને આપના અવ્યય રૂપનું દર્શન કરાવો વિવેચન આ દર્શન જેમની કૃતિથી પ્રાપ્ત થાય તેવા નથી પરંતુ ઈશ્વરની ઈચ્છા હોય તો જ થઈ શકે તેમ હોવાથી કહે છે કે હે પ્રભુ જો તે મારાથી જોઈ શકાય તેવું આપ માનતા હો તો તે મને આપના તે અવ્યય સ્વરૂપના દર્શન કરાવો એટલે આગળ જે મોહ નષ્ટ થયો અને અર્જુનને જે અવિશ્વાસ નથી એવું પણ અર્જુનને કહ્યું તેના પરથી અર્જુનને જે ભગવાનનું જે સ્વરૂપ છે સાક્ષાત્કાર કરવાની ઈચ્છા થાય છે કે હું પણ એ જે ઐશ્વર્ય સ્વરૂપ જે છે ભગવાનનું છે એના દર્શન કરું તો એ માટે ભગવાનને વિનંતી કરે છે કે આપનું જે સ્વરૂપ જે છે એવા મારાથી એ આપણે જે સામાન્ય ચક્ષુ જે છે એનાથી જોઈ શકાય તેવું નથી પણ એના માટે ભગવાનનું જે ભગવાનનું એક વિશિષ્ટ શક્તિ જોઈએ કે જેનાથી આપણે સ્વરૂપનું દર્શન કરી શકીએ તો અહીં ઘડી જે યોગેશ્વર કહે છે તો એ પણ એ ચર્ચમાં છે કે કે કોઈ પણ યોગી હોય તો એ પોતાના પોતાના બળથી સામર્થ્ય પ્રગટ કરે કંઈ જોવા વસ્તુ માટે તો એ માટે ભગવાન જે છે યોગીઓનો પણ ઈશ્વર છે તો આપ આપ યોગીના ઈશ્વર છો તો મને આપ એવું સામર્થ્ય આપો કે જેનાથી હું આપના જે ઐશ્વર્ય જે સ્વરૂપ જે છે તો એના દર્શન કરી શકું થઈ ગયું સંપન્ન કોઈને આમાં છે જિજ્ઞાસા કઈ આજે છે મૈત્રી રાજાનું છે કાકા તો ભલે તો પછી ચાર મિનિટ સારું તો અહીંયા વિરામ